એ હવા આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આખી ભક્તિધામ હવેલી પાઠશાળાના ભૂલકાઓ વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો અર્પિતભાઈ ભવ્યા અચ્યુત અને કાલિંદી ને દ્વિતી દ્રુમી દીપ ને કાન ઓહો હો હો કેટલા બધા ટાબરિયાઓ આવી ગયા છે ભાઈ વાર્તા સાંભળવા તો સાંભળો ત્યારે આજે હું તમને બધાને વાસુદેવ સોઢાની વાર્તા કહેવાનો છું ભાઈ તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે પાંદડે પાંદડે દીવા જંગલમાં એક ગુફા હતી ગુફામાં સિંહ રહે સિંહ તો જંગલનો રાજા બધા પ્રાણીઓનો રાજા હવે દિવાળીનો દિવસ હતો સિંહને ભૂખ લાગી એ ગુફાની બહાર નીકળો ત્યાં સામે જ બે સસલા રૂપાળા રૂપાળા સફેદ રૂની પૂણી જેવા સસલા કૂદતા હતા પણ સિંહને જોયો ડરી ગયા એ તો એ તો ચૂપચાપ ઊભા રહી ગયા ભાઈ સિંહે જોયું કુણા કુણા સરસ સસલા મજા આવશે એક એક કોળિયો માંડ થશે સિંહ તો સસલા તરફ ગયો સસલા તો ફફડી ગયા સિંહ રાજા સિંહ રાજા અમને ખાશો નહીં કેમ ન ખાવ મને ભૂખ લાગી છે સિંહે ડોળા દેખાડ્યા આજે તો દિવાળી છે મજાનો દિવસ છે રાતમાં લોકો દીવડા કરશે ઘર શણગારશે ને ફટાકડા ફોડશે કેવો મજાનો દિવસ સસલા તો બિચારા આજીજી કરવા લાગ્યા હો સિંહે હુંકારો કર્યો પછી વિચાર કર્યો માણસો દિવાળી ઉજવે તો આપણે કેમ નહીં હા રાજાજી સાચી વાત અમે એ જ કહીએ છીએ આવા સારા દિવસે કોઈને ન મરાય હો બધાને પ્રેમથી મળાય મરાય નહીં સસલામાં થોડીક હિંમત આવી તમને એક શરતે ન મારું સિંહે શરત મૂકી કઈ શરત મહારાજ બંને સસલા સામ સામે જોવા લાગ્યા મારે દિવાળી ઉજવવી છે મારી ગુફા સામે વૃક્ષના પાંદડે પાંદડે દીવા કરો તો હું તમને ખાઈશ નહીં સિંહની શરત સસલાને હા કરી લાગી તોય બંને સસલાએ હા પાડ્યો રાત્રે પાંદડે પાંદડે દીવા થઈ જશે મહારાજ તમે નિરાતે ગુફામાં સૂઈ જાઓ રાત્રે જોજો દીવડા જળોળતા હશે પાંદડે પાંદડે લો બોલો હમ તો ભલે એમ કહીને સિંહ તો ગુફામાં ગયો સસલા વિચારે હવે શું કરશું પાંદડે પાંદડે દીવા કેમ પ્રગટાવું છું ત્યાં જ તેમને યાદ આવ્યું અરે આપણી બખોલ પાસે આગિયા રહે છે આગિયા ચાલો આપણે તેમને વાત કરીએ બંને ગયા આગિયા પાસે બધી માંડીને વાત કરી આગિયા કે તમે બંને મુંજાશો નહીં અમે બધા આગિયા વૃક્ષના પાંદડે પાંદડે બેસી જઈશું ને અમારો પ્રકાશ દીવડાની જેમ ચમકશે તમે આગિયા જોયા છે ને ભાઈ અરે અંધારામાં ચમક ચમક ચમકતા નાના નાના જીવડા હોય ઉડતા ઉડતા હો માખી જેવડા એને આગિયા કહે છે આગિયા કે તમે બંને મુંજાશો નહીં સસલા ભાઈ અમે બધા આગિયા વૃક્ષના પાંદડે પાંદડે બેસી જઈશું ને અમારો પ્રકાશ દીવડાની જેમ ચમકશે પછી તો રાત પડી દિવાળીની રાત એટલે અંધારી રાત સિંહભાઈ તો જાગ્યા ગુફાની બહાર આવ્યા જોયું તો અંધકારમાં તારલિયાની જેમ વૃક્ષના પાંદડે પાંદડે ટમટમ ટમટમ દીવડાઓ થતા હતા હો સિંહ તો રાજી થયો સસલા રાજી થયા બીજે દિવસે બેસતું વરસ ઉજવું સૌ પ્રાણીઓ એકબીજાને મળ્યા અને પ્રેમથી જંગલમાં સાથે રહ્યા ભાઈ સિંહ તો માથું ખંજવાડે રાતે પાંદડે પાંદડે દીવા થયા કેવી રીતે આજ દિન સુધી સિંહને ખબર પડી નથી તમે પણ બાળ દોસ્તો સિંહને કહેતા નહીં હો કે પાંદડે પાંદડે દીવા કેવી રીતે થયા હતા તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ હો ભાઈ આવજો